તૈયારી કરી રાખેલી એ તે પુરુષાર્થ કરતા નથી સુગંધી વાળો હોય જઈ તો સુગંધી હોય ને આ અગરબત્તી હોય ને ત્યાં રૂમમાં અહીં બે હગાઈએ તો આખા રૂમમાં છે સુગંધી ભાઈ લાવે ને તો આ જૈનની સુગંધી નહીં સમજણ વગર થઈ ગયા તારા જૈનો સમજણ જરાય માટે ફેરફાર કરી નાખો હવે ક્ષમતા રાખો દરેક બાબતમાં બધા કરના ઉદય થી છે આ બધું બરોબર ને છોકરા કરના ઉદય ભેગા થયા છે અને પછી કહો ઘરે આવો પછી પાછો ઘરે એ નથી પાછો તમારો હિસાબ છે નસીબ ને લીધે એવી રીતે સમજાવવા કે કે તમે સમજાવવા માંગો છો નસીબ ને લીધે બધું થયું ના નસીબ નહીં કર્મ કર્મ નામ બીજું નામ કર્મ ઊંધા કર્યા તારા ભેગું થયું સુધારો જવા આગળ કર્યા હોય તો આપણને ખબર પડે કે આ ખૂણામાં હાહુ લાવવામાં ભૂલ થયેલી છે માટે નરેશથી આહુ લાવવા ભૂલ કરવી નથી એવું તમને કરી નાક ચોપડા ચોપડા ફેરફાર ના કરવો જોઈએ ચોપડા ફેરફાર કરો સાસુ લાવવાની લાવી નથી આવતા બહુ માં સાસુ આવતા બહુ માં લાવી નથી કે ના લાવવું નથી ચાલે પાપ ઉદય હોય ને જે તમારે ના લાવવું હોય તે આવી પૂછે પાપ કર્મ ઉદય હોય પુણ્ય કર્મ ઉદય હોય તમારે લાવવું હોય તે હોય ને એવું હોય આ કર્મ માટે લોકોને સુખ આપવું પુણ્ય કહેવાય જો તમારે સુખ જોઈએ તો લોકોને સુખ આપો અને દુઃખ જોઈએ તો હવે લોકોને દુઃખ આપો આ તો આપડે હિન્દુ ધર્મ માં બધા ધર્મ ધર્મમાં કીધેલું એમ જ ને આજે સમાજ કે પૂનમ માં માણીએ એ આપણા આપડા હિન્દુ માં કીધું છે પુનર્જન્મ નું બધું હિન્દુ હિન્દુસ્તાન કામ જ નહીં હિન્દુસ્તાન માં જે જન્મેલા છે એ બધા ધર્મો જે હિન્દુસ્તાન માં હોય જૈન ધર્મ હોય હિન્દુ ધર્મ હોય બધા એ એટલે આ લોકો જો કે આ છે તે ગૌતમ બુદ્ધ ભગવાન નો ધર્મ પુનર્જન્મ સમજે છે પણ આત્મા નથી સમજતા એટલે આત્માની સમજણ વાળા બે જ એક હિન્દુ ધર્મ અને એક જૈન ધર્મ બાકી એ આત્મા ને ટેમ્પરરી કે એટલે બેન સમજવો તો ચલાવે મતભેદ પડે કે નહીં પડતા બીજ જોડે કેમ નથી પડતો બીજ અથડાય ના ભીત અથડાય તો નહીં પડતો પડે એ ભીતર તો છે બધી માટે આપણે જાણતા ભીત મળી મતભેદ પડે ત્યાં ભીતર છે એવું જોઈને કઉ છું આ આગળ નહી હું જોઈને કઉ છું આપડે સમજી જવાનું એટલે આપણે મૌન આપડે ભીજ મધ્ય નહીં પડતા ભીજ હતા એટલે આપણે ખરી ખોટી કરવાની જરૂર જ નથી ભીજ જ છે અત્યારે અત્યારે બિઝનેસ સ્થિતિમાં છે સમજાય વાત છે પછી પૂછો પછી જ્ઞાની ગુરુ ની પાસે માગી છે તમે માગો એ તમારે જોઈએ મોક્ષ પણ આપે તો કે બેંક માં તમારે રોકડા મારે મારે જાતે કરવું મારે મારી જાતે કરવું જોઈએ જાતે કરી કેવી રીતે મોક્ષ મેળવવાનો મારા હાથમાં દશા થઈ તમે આપી દો તો વધારે ના જરાય તો મોક્ષ ગોડાના હોસ્પિટલ એ વાત કરી ગાડાના ડોક્ટર છે આ ગાડાના ડોક્ટર કઈ જરૂર નથી તીર્થંકરો હોય ત્યારે એમાં દર્શન થી મોક્ષ થાય અને જ્ઞાનીઓ હોય ત્યારે કૃપા થી મોક્ષ થાય મુક્ત પુરુષ હોવા જોઈએ તમે મોક્ષ નું ધામ આપવા છે અમે મોક્ષ ના દાતા જ છીએ અત્યાર સુધી ત્રીસ ચાલીસ હજાર પાસન દાન બોલો દાદા ચિંતા કેમ છૂટતી નથી ખાલી કરવી એમાં ઘણી વાર આપણે કામકાજના ઘણા પ્રોબ્લેમ થઈ જાય બિઝનેસના પ્રોબ્લેમ થઈ જાય એને કેવી રીતે હેલો કરવા માણસ ઓફિસ કામ કરતો હોય બરાબર કામ ન કરતો હોય ફાયર કરવા પડે બધું મળે એવું છે એ બધું કેમ કરવાનું ચિંતા આ બધાને શું કહું સર કહ્યું જાણો છો ને એક ચિંતા થાય મારી પર બે લાખ ડોલરનો દાવો મળશે એવું છે એ વાત ચિંતા ના થાય બેન એમ કહે કે એવું કરી આપો અમને આજે આ છે કાલે તમારે લંડન જતું કહ્યું હતું કરી આપો દાદા એમ કહીએ ભાઈ એમને જ્ઞાન લીધું છે ગઈકાલે જો હાયલોનો નિકાલ કેવી રીતે કરવો કે એની એ પ્રોબ્લેમ થાય બડા પ્રોબ્લેમ ઉભો થાય આને કામ बताओ એમની આદી છે માણસો કામ કઢાવ પાડી દે સુજો હમણા કે હમણા કે દેવ માલ બીલો પૂછ્યા ના બીલો જન લઈને આવો સપખી સારી દેવથી સક્તિ છે તે સમજાય પછી પછી ખુશ થતો આવતો હોય તો આપડે ખુશ થઈ જતા હતા સમજે ને એવું નહીં આવે હવે તો મનમાં નક્કી કરવાનું મારે આ જે કોઈ આ ઉગ્ર થતો આવે ખુશી થતો આવે પણ મારે સંભાવે નિકાલ કરવો છે એવું તમારા મનમાં નક્કી કરવાનું દાદાની આજ્ઞા પાડવી જેવું નક્કી કરો ને એટલે એની અસર થશે તમારો સંભાવ નિકાલ થયો ના થયો તમારે જોવાનું ને એ મારે જોવાનું સમજો ને કોઈને એનો તો દુઃખ થાય ને એમનો નોકર નહીં કે કઈ પણ તમારે કરવાનું તમારે એનું નામ યાદ કરીને એનું પ્રતિક્રમણ કરવાનું ના જુદે કરવું પડે કરવાનું હોય જે દુનિયામાં જે ફરજો છે એ બધા અરે જો એક દાવો એક ચિંતા થાય દાવો મળે એવી ગેરંટી આપી બિઝનેસમાં મંત્રો નો આપણા મોટો મહત્વ શું છે કાંદા કાંદા મંત્રો જતે જયંતિભાઈ આ તમે જ્ઞાનથી તમે સુધાર્થમાં થયા આપણા જયંત જયંત એ જયંતિને સંસ્થાની કાર્ય કરવાનું મંત્રથી મુશ્કેલી મુશ્કેલી તમે રોકે મંત્રો મંત્રો તમે અવશ્ય બોલજો ખરાબ કર્મો કર્યા હોય આપણે તેને છોડવા કેવી કર્મો કર્યા ખરાબ કર્મો કર્યા હોય તો છોડવા કેવી રીતે જ્ઞાન લીધું એટલે બધું થઈ ગયું કર્યા હોય તેને ક્યાં નહીં આપ્યો ક્યાં નહીં જ્ઞાન પેલા જ્ઞાન પહેલા જ્ઞાન પેલા બરફ જેવા કર્મ બરફ જેવા કર્મ તો રહેશે બરફ જેવા કર્મ હજુ રહ્યા છે ને આપડે શું છીએ તમારે શુદ્ધ જોવાનું ગાર પડે તો એને શુદ્ધાત્મા ને જ જોવું એને સૂચના જુઓ તો દ્રષ્ટિ કાઢી ગયા અમને તો મારે તો શુદ્ધાત્મા દેખાય વિજ્ઞાન છે ક્યાંથી આખો દાડો લખી રહે છે નિરંતર જાગૃતિ રહે છે એ જાગૃતિ ક્યારે પણ થઈ કે છે પાણી જેવો જ્ઞાન લખીને આપ્યું નથી મોડે કહ્યું છે મોડે કહ્યું પુસ્તક એક નાની બુક આપી છે ચરણ વિધિ ની બુક છે ના પણ બીજી માગણી કરજો એમની પાસે આવજો અને એ પુસ્તકો ની માગણી કરજો પુસ્તકો અમારા ફ્રી ઓફ કોસ્ટ થાય છે જેટલા જોઈએ એટલા અને બીજું એક છે તે દર મહિને આપણું માટી નીકળે છે જેમાં દાદા દાદાને છે તે ફ્રેશ પાણી આવે છે તે બાંધજો બાંધજો એને એક નાના પૈસા છે એક બંધજો એટલે ફ્રેશ વાણી તમે છે ને ભરતભાઈ ને ભરતભાઈ છે ને એને તમે નામ અને પૈસા લખાવી દેશો ને તમને ઓટોમેટિક આવતું થઈ જશે હા નહીં હા જવાથી કોને જયેશ બાંધી દેજો અને બીજા પુસ્તકો ફ્રી આપવા તો માગી દેવાના જૈન લક્ષણ કે ધર્મ નું પેલું દસ લક્ષણ ધર્મ વાંચ્યું જૈન ધર્મ નું શાસ્ત્ર છે દસ લક્ષણ એ વાંચ્યું દસ લક્ષણ હા પણ વાંચવામાં તો નથી પણ એમાં તમે શું સમજ્યા એમાં ક્ષમતા રાખવાની સમજાય ક્રોધ નહીં કરવો ક્રોધ નહીં કરવાનો ક્ષમતા રાખવાની ક્રોધ કોઈ કોઈ હિસાબે નહીં કરવો ના હોય કરનાર કોણ રહ્યું તો નથી સમજાય અને ક્ષમા એ શું છે ક્ષમા ધર્મ નો ગુણ છે કે ધર્મ નો ગુણ છે જૈન ધર્મ નો ગુણ છે જૈન ધર્મ નો ગુણ છે હા ગુણ છે ધર્મ ગુણ આત્મા આત્મા નો ગુણ છે આત્મા નો ગુણ છે આત્મા નો ગુણ છે એટલે કર્મ બધા નહીં આત્મા નો ગુણ લખજો વધારે લખજો સમજાવવાની સમજ્યા નહીં ક્રોધ નો અભાવ એમનો ક્ષમા શું કે ક્રોધ નો અભાવ એનું નામ ક્ષમા તે એવા લક્ષણ હોય ક્ષમા નામનો કોઈ ગુણ નથી એટલે આ લક્ષણ બધી ઓળખાય કે ભાઈ આ શું શક્તિ છે તમારે એટલે ક્રોધ નો અભાવ હોય તો સમજી જઈએ કે અમને કે આ કઈ સ્વભાવમાં આવે પછી બીજું બીજું તપ તપ કરવાનું કીધું છે તપ બીજું તપ કરવાનું કહ્યું છે એવું નહીં આવું સંયમ સંયમ છે લાઈન છે બહુ એટલો બધો તમે ખરી રીતે ક્રોધ માન માં તમારે જતા રહ્યા પણ આવી જાય હજી માલ ભરેલો બહાર નીકળે નથી ખબર પડતી દાદા રોજ એમ કહેવાય કે હિંસક ભાવ સહિત હોય હિંસક ભાવ સહિત હોય પછી જોજ એનું નામ કેવાય કે જેનો તોંતો રહ્યા કરતો હવે ને હવે હું તમને અહીંયા આગળ આ સિરાજ જે જશે ગુસ્સે જશે કે તોંતો નહીં રહે કે હિંસક ભાવ નહીં હોય હવે તમને જે ક્રોધ આવે ને એમાં તમે બીજા દસ કાંતો ના મારે આને આમ કરીને આપવું છે મારે આ દામ નથી રાખવું જતો રહ્યો હા પણ અમે આજે થોડો ઓછો આવ્યો છે આજે પાસે ઇન્સેક્ટ હોય લોભની પાસે ભેગા કરવાની ઈચ્છા એટલે બીજાના કોટાનું હોય મારી પાસે આવો શું કે ક્ષમા પછી માર્ગવતા માધવ મોહ, માધવ. માર્ગવતા માન મોહ, માન માધવ એટલે એ છે, માન છે ને માધવ માધવ માધવ માધવતા હા માર્ગવતા એટલે શું સમજ્યા? માધવતા એટલે આ, અભિમાન જેવું કહેવાય ને જરા. અભિમાન છે માધવતા એટલે અભિમાન છે. મધ છે ને, મધ. મધ છે. ગર્વ ગર્વ કે ગર્વ મધ હોય ને કે અભિમાન ગર્વ અભિમાન એમ છે માર્ગવતા ને? મને એવું લાગે છે પછી કોને ખબર. નથી ખબર અભિમાન ગર્વ એવું બધું કશું ના હોય અને નમ્ર એકદમ નમ્ર થઈ ગયો મૃદુ મૃદુ મૃદુ મૃદુ મૃદુ એટલે મૃદુ soft mild mild mild mild આ તો માર્ગતા એવો ગુણ હોય તારે જાણું કે મોક્ષ નો લક્ષણ પછી ત્રીજો કયો ગુણ ક્ષમા માર્ગતા પછી માન નહીં માન માન માન માન નહીં રુજુતા રુજુતા હમણાં બેન ને કહ્યું ને મોક્ષ નહીં શું કહ્યું શંકા તો હજુ હજુ એસિડ થી ધોશે તો સરળ નહીં થાય અત્યારે લુગડે અત્યારે અત્યાર સુધી ખારા પણ જોયા પણ નહીં થયા પણ હજુ તો એસી ભગવાન જોવાના કઈ હવે ઘૂસી ગયું છે એટલે જો અત્યારે નીકળી નીકળ્યું ના નીકળ્યું પછી તો કુદરત નો કાયદો દહેજ કર્યો ને કુદરત કાયદો જોડે ને સરળતા એટલે શું લાગો વળે જેમ એમ શું કહ્યું ધક્કો હોય તમને કે આમ લઈ જાય આમ લઈ જાય લઈ જાય જાય ના ના એમ કે થોડોક ઉભારો જરા કેમ કે ના ના ના આવું નહીં ધક્કો કરો તમે ના હવે ના કરે પછી સાચું સાચું બોલવાનું સાચું સાચું બોલવાનું કે સાચું બાર તો ઘણા દાડા તો અંદર નો સ્વરૂપ થઈ શકું થઈ પવિત્રતા અંદર આ બધા ગુણો હોય ત્યારે મોક્ષ થાય અને એ ગુણો તમારે ઉત્પન્ન થઈ ગયા છે તારા હાથ હતા તમને શિવ ભેગા થશે શિવ દર્શન કરશે શું કે તમે કેવી રીતે તમે જામનગર માં એક કાકા તો અમે ગોંડલ માં હતા તે ગોંડલ નો તારકવાસી જે આગેવાન ગયો ને એનો પ્રેસિડેન્ટ હોય ને એને ત્યાં મુકામ હતો અમારો માલિક હતા પછી ત્યાં ફોન આવ્યો જામનગર કે દાદાજી તમે આયા થયું મને ખબર પડી છે માટે અહીંથી તમારે સુધી જવાનું નહીં અમારે ત્યાં આવ્યા છે જવાનું નહીં દાદા ભગવાન મામા થી નિશ્ચય ગયા ધન ઓછી કાઢે ના જો સોને કરવાથી કેટલું મજબૂત ફૂટક્યા કહેવાનું પછી મને શું કહ્યું જાણસ ને રોજની ચારી માળો ફેરવું છું આજ દોઢ વર્ષ થયું સાહેબ દાદા ભગવાન ઘેર બેઠો હા જોયા નથી ને કશું નહીં કોઈ મને કહેલું મારા ભણાએ મારે ભોણાએ કહ્યું દાદા ભગવાન માળા ફેરો છે એ રોજની ચારી મારા દાદા ભગવાન નીકળું કે એ દોઢ વર્ષ તમે ઘેર બેઠા ખૂબ પુણ્યશાળી તમે ખૂબ પુણ્યશાળી પછી મને કે ત્યારે અહીં ત્રણ તારે એટલે આયા છે અહીં રેરા કરું ને ખાલી તમને દર્શન જ અપાયા ના ચાલે મારા છોકરાને મોક્ષ આપી દે મને આપી દે બધા નક્કી કરી આયા છે પણ જતા રહી છે પછી મા પણ આ પાડીને પછી અમને જમવા જમાડ્યા અને પછી જ્ઞાન આપ્યું અને પછી અમે પણ હજે જતા રહીએ જ્ઞાન તાને પછી પણ આને માર કે ફળીભૂત થયો એમનું જીવન સરદાર દાદા જીરુભાઈ આપડે જનતા ઉતરી છે એમનું શું નામ જામનગર કામદાર કામદાર શું નામ વારે ઘડીએ દર્શન કરવા એ બધા આખી ફેમિલી દર્શન કરવા અહીંયા આવે મુંબઈ એના વાક્ય માં ભારતીબેન છે ભારતીબેન જયેન્દ્ર કામ ચાલીસ હજાર માં એક નંબર આમ ચૂક્યા તમે પેલા દાદા બહુ ઓકે કરી ત્યાં ગયા હતા બે તો દાદા રહ્યા અમારે પચીસ ત્રીસ ચાલીસ વર્ષ હતું અને ફરી રાખે છે તે કચ્છ થી આવતા પ્લેન માં ઉતર્યા ત્યાં આગળ દ્રષ્ટિ આવતો ઉભો થયેલો આ અહંકારીઓ ખરા પણ મૂળ દિગંબર અને શ્વેતાંબર બે હતા પછી પાછો ત્રીજો કેવી રીતે ઉભો થયો ચોરાજી થયા ગયા પાંચસો વર્ષે ધનસિંહ મુનિ કેવું ખરું હતું લોક પછી શું કર્યું હતું લોક આ લોકનો ઉપયોગ જ છે થઈ ગયો અને રાખો દાડો બે હાથમાં દોઢ ધમ મુનિઓ પણ ના બેઠ ઘડી વાળે મુનિ બાપજી કહી પાસ થાય પૂછે ગાશે નહીં એટલે ધનસિંહ જાણ્યું કે આ લોકો કઈ ભલીવાર નહીં આવે એટલે દંશે કહ્યું ભાઈ આ મૂર્તિ તો જળ છે પણ આ ચેતન ને પૂછો કહે એટલે લોકોને ભાવ થયો આપણે ભૂલ કાઢી તરત કાઢી આવી આપણે તો આ છે જળ જ છે કે છે આમ તો અક્કલ માપી દો ને કે નહીં ચાલતું મૂર્તિ ખસતી મૂર્તિ જાતે ખસતી એવું પણ ચેતન છે પણ હવે સમજણ પડી ગઈ કે આ જળ છે બેસી સાચો કેવાય કે ગુરુ એમ આઈડિયા સાચો એનો અર્થ એવો મૂર્તિ નું નહીં પણ ગુરુ પાસે બેસી પાસે ભગવાન મુશ્કેલી એક બધું છે તે ભૈચંદજી મહારાજ હતા અમારા ગામના સ્થાનકવાસીના મોટા મહારાજ અમારા ગામના વડોદરા માતા બે એટલે હું હાથ કા સાંભળવા ગયેલો એટલે લોકો બધા શું કરવા વાયા બહાર નીકળ્યા વરંડામાં મેળા પર અને પછી નો વરઘોડો આવતો હતો માવી ની જયંતિ હતી ને તે માવી નો વરઘોડ આવતો હતો રથમાં તે આ લોકો એની ટીકા કરવા મળે એટલે જુઓ જળ નો વરઘોડો કાઢ્યો જળ નો વરઘોડો કાઢ્યો એટલે એમને ભાષણ ની માન કરી નખું મારા આ તો અને તારે પછી થઈ કોણ કે એમને મુસ્લિમો આવવાના ભાઈ મુસ્લિમ ટીકા ના કરાવી હવે થાણે બાજુ જઈને કોણ કેટલા બધા એ થઈ ગયા છે બે ભાન પણ આવી બોલી રહ્યા છે મારા કારણ કે ભગવાને શીખવાડે છે એવું કે મૂર્તિ જળ છે મને ના શીખવાડે આવું બરાબર ને એવું ને તિરસ્કાર કરે ને ઉત્તર જઈને દુઃખી થઈ જાય કારણ કે આ આ તીર્થંકરોને ચાર ચારેક વર્ષો માને અરે ચેતંબરીઓ લાખો અને તેને આ જે લોકોની માન્યતા ઉપર આપણે એમ કહીએ કે આ જળ છે તેને દોષ બે ના દે તેના દોષ બહુ તારકબાજી શું થયું કે આવું થવાથી લક્ષ્મી બધી ત્યારે ગુરુ સેવન કર્યું લક્ષ્મી વધી બીજું શું વધ્યું કસાયો આખો ઝાડો કસાયા ચીડાયાત કરતો હોય આખો ઝાડો જયારે ધમપરે નહીં કારણ જાગૃતિ ને ગુરુ પાસે એ જાગૃતિ જાણવા માટે વાપરવા ધર્મ વાપરવાથી તેના બદલે આમાં સંસાર વાપરવા પડે એટલે શું ફૂટ્યું મારી તમારું કર્મ ફૂટ્યું મારી કરતા હું બેઠેલો આમ તો બેઠેલો સામાયિક કરતા હતા મારી સામાયિક કર્યા પછી વાત કરીએ એટલે પછી પેલો પેલી બાજુ પાલક ફૂટ્યો રન લઈને વાજ એટલે આ કે શું ફૂટ્યું મેં મારી કર્મ તમારું ફૂટ્યું બા હા બહુ જાગ્રત છે તેનો એના કારણે જડ આવ્યા જેથી ભગવાન કહ્યું ભગવાન જળ પૂજા ખાસ કરજો ની પૂજા કરજો કે જેથી બહુ જાગ્રત ભગવાન ના ગુણ યાદ આવે ને ભગવાન ના ગુણ મૂર્તિ ચોરી પહેલી ગોળો આપણે પછી એનું ભરા પડે પ્રોજેક્ટર આપણે છીએ એટલે વારમાં ઉતરીને આપડે બોલીએ તું ચોર છે શું તું સરકાર છે કે વાર તું ચોર છે તું રાજા એવું બોલે તમે ઘેર કોઈ કેવું પછી વાય કેવું બોલે આપણો જ પ્રોજેક્ટ છે બીજો કોઈ નથી બંધ તમે મોટું પુસ્તક જ નથી વાંચતા હમણાં દોઢ મહિનો દાદા ગાડી બગડી એટલે વાંચવાનો વખત સારો મળ્યો બસ માં આવવા જવામાં મહિનો ગાડી ને તો બસ માં જતા હતા એટલે વાંચવાનો ટાઈમ મળ્યો એ હાલ તો ગાડી પૂછે તે છે કરવો જોઈએ અત્યારના સંજોગોમાં દાદા જય સચિદાન ચાલો સચિદાન શું કે ભાઈ પૂછે છે કે આપણે કર્મયોગ અને ભક્તિ માર્ગ એ ત્રણે કયો પસંદ કરવો જોઈએ લીધો છે ને એ મારે પસંદ કરવું જોઈએ બરાબર ભેગા ના થતા હોય તો માણસ ધર્મ સમજો જ નથી સમજાવ થવું જોઈએ એટલે અસ્થિર ખાવું છે બીજી કઈ ગયું નહીં આ બધું જેવું હોય તારે ખાધું કે આ તો લોકો કહે છે આજથી ખાજો એકલાથી મસ્તા નથી ખાવાનું કે ના ધર્મ તો ધર્મ આપણો સમજે કર્મયોગ ની બધી વાતો કરે છે અમે નથી કર્મયોગ ને સમજતા નથી જ્ઞાન નથી ભક્તિ સમજ ભાઈ ચાલે ગપુ અગલા વિના અગલા ગતિ અજ્ઞાન કર્મ અને અજ્ઞાન અજ્ઞાન અજ્ઞાન ઘટી અને અજ્ઞાન કર્મ એ અજ્ઞાની હોય જ્ઞાની કર્મ જ્ઞાન અને ભક્તિ તો એમ નહીં તો સમજાય સમજાય થયું ભેગા ભાઈ જુદા ભાઈ ભેગા ભેગા ના કે જુદા બધા તેનો એમ કે આવું કરું છું એવું કહું ભક્તિ થાય એવું ભક્તિ કરવા ભક્તિ તમે સાચો માં ખબર પડતી નથી ભક્તિ તો નથી ઓછો નથી જોયો એની ભક્તિ કેવી થઈ ગઈ આ ઇઝ પોસિબલ લોકો રૂપિયા મારે લોકો એનો બિઝનેસ શું બિઝનેસ કે એની છે કે શું વસ્તુ છે કઈ શબ્દ શું છે તે શું ફક્ત અમુક જ પંચોતેર ટકા જ્ઞાની પાસે રહ્યો હોય